કોઈ મુક્ત પુરુષની પાસે જા કર કોઈ કે જરી આવે કરે ના જરી આવે તો પાંચ દસ હજાર પણ કરે મળે આવે નિવેડો જ લાખ હજાર દસ પુસ્તક છે તો બુદ્ધિ છે બુદ્ધિ છે તો જ્ઞાની પુરુષ ને ઓળખાણ જ્ઞાની પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે ત્રણ દોષ કૃપાદેવ જે કીધા છે માન રાગ અને અરે ના આપડે ઓળખાણ શું ઓળખાણ લોકોને પૂછીએ ક્યાં લાગા તમને હાર છે તમને હજે છે લાગે અમને હાર શરીર હારું થયું આપણે ખાવા બીજું કઈ વાંધો નહીં કરતા <laughs> ટૂંકું ટચ પ્રિન્સિપલ ની પરીક્ષા કરે શું કરે પ્રિન્સિપલ ત્યાં પ્રિન્સિપલ સાહેબ મારે લાયક છે એવું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે નાનું છોકરું

એક નાનો છોકરો પ્રિન્સિપલ ને પરીક્ષા કરવા જાય તો આ લોકો શું કે પ્રિન્સિપલ શું કરી પ્રિન્સિપલ સારી પરીક્ષા પરીક્ષા રીતે લઈ શકવાનો પ્રિન્સિપાલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો એવું જ્ઞાની પરીક્ષા કેવી રીતે

કે મારે જ્ઞાની છે મોકલી દઉં નથી આપણે પરીક્ષા કરીએ માણસ પરીક્ષા કરે જ્ઞાની ની પરીક્ષા જ્ઞાની પરીક્ષા કઈ પરીક્ષા કરતા આવતો નથી જ્ઞાની પરીક્ષા કરવાના અમારી પરીક્ષા બધા લોકો આજુબાજુ અને આપણે લોકો જરા ઉત્તર છે બધા બધા કેમનું તમારે છે બહુ કરી નાની નાની સ્કૂલમાં બીજી સ્કૂલમાં બધા લાગતું ના હોવા કેવા લાગતું ના હોવા એને ખબર જ નથી પડતી હું સત્સંગ કરી રહ્યો એને ખબર જ નથી પડતી હું સત્સંગ કરી એ તો ખબર પડે તો દુનિયાનું મોટું હાથે ગણાય પોતે પોતાના મોટું હાથે માની જાય સત્સંગ કહેવાય આપડા દાદુ આચાર્ય મારે વાંચે છે ને મારી ના શિષ્યો વંશ ધરાય પછી માં એવું આપડા આચાર્ય માર્ગ છે પોતાની પોતાની વાત બીજાને પૂછે છે પોતાની વાત નથી બીજાને પૂછે બીજાની કોઈ વાત કોઈ નહીં પોતાની વાત નથી ಉತ್ಪಾದನೆ અંદર પેલા બોલાવે એનો નાક ખેંચે ખાંસી કરી ત્યાર પછી જાનૈયાઓ અંદર બેસવા દે સાધુ નાક ખેંચે ને પેલા પછી બેસવા દે બધાનામાં દાદાને ન મળ્યા હોય તોય પણ એવું લાગે છે કે હા સાચી આવું થયું હશે એમનામાં એમના બધા ની અંદર આ જ બધું થયું કે હા હા હમણાં ફેરફાર સાચી થયો નહીં તો પેલા એક ક્રિયાવાદી હતા દેરાસર જવું પ્રતિક્રમણ કરવું આ કરવું તે કરવું બધું કરે બધા ત્યાં દેરાસર માં ગાતો તો તારે ભાવ થતો હવે ઘેર હું ડાઇનિંગ ટેબલ ઉપર ચા પીતી વખતે જાઉં છું તારે એના કરતા વધારે ભાવ રહે કારણ કે દાદા છે પાસે નથી સંયમ હોય તો સઘન ના હોય સઘન હોય તો સંયમ ના હોય જ્યાં સઘન હોય તો સંયમ હોય ને અને સંયમ હોય તો સઘન ના હનુમાન આવેલો બધું અમારી જે આપણને સર્વસ્વ રોગ થી મજા સર્વસ્વ જરા ના જોઈએ આ ના જોઈએ એ પેલા ઓર્નામેન્ટલ માં આવે ને એ બધા એ સમજાવવાના એ સમજાવે કે તમે સંયમ કરો કે તમે આ રીતે કરો અને એ તો સત્ય દેખાતું જ નથી પછી એ લોકો એમ સમજાવે કે તમે આ સંયમ રાખો આ કરો એમનાથી એમને નિયમ વાપરી શકાય બે શબ્દ વાપરી શકાય એમને નિયમ લોકોને ઓર્નામેન્ટલ છે એટલે ભાવ કર્યો કરો આમ કરો નિયમ કરો કરો કઈક કરીએ છીએ એવો એક જાતનો એક ખોટો એક આત્મસંતોષ રહે છે ઓર્નામેન્ટલ માર્ગ ની અંદર કઈક કરીએ છીએ એવો એક ખોટો મિથ્યા સંતોષ રહે છે જેમ કોઈ જગ્યાએ કોઈ ડુંગર દેખાવ બહુ સરસ હોય તો કુદરતી ઓર્નામેન્ટલ હોય ત્યારે કેવું દેખાય છે આ વાતાવરણ કેટલું સુંદર લાગે છે વાતાવરણ લાગે વાતાવરણ લાગે લાગે એવું ભૌગોલિક વસ્તી ભૌગોલિક દુર્ગતિ વસ્તી બધા વાર્તા મંદિર રસ્તા હતા લોકોને ગમે અને વિરોધાભાસ દક્ષિણ કરતા થયું રસ્તો જે બચતો એનો શું છે ઉત્તર મંત્રાલય પછી દક્ષિણ એવો રસ્તો કોને દેખાડ્યો છે ઇસ્ટ માં બદલાય પાછું એકલી ઇસ્ટ માં નહીં નોર્થ ઇસ્ટ માં જતો હોય પણ સાઉથ ઇસ્ટ માં ના જતો બધી જાગૃત જોઈએ કરતા હતા ચંદ્રકાંતભાઈ સાથે મળવાનું થાય ત્યારે સત્સંગમાં એ વારે વારે આ એક વાક્ય વધારે કહેતા હતા કે છે આપણા મહાત્માઓ હવે ખોટ તો ખાતા જ નથી હવે નફો કેટલો કરે છે કે નહીં એની જાગૃતિ પર આધાર છે પણ ખોટ બિલકુલ ખાતા નથી પાછળ કોઈ વાર ના કોઈ વણનાર કોઈ ના મળે માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા ત્યારે એ તો મળે જ નહીં માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા તો એ તો વળતા જ નથી કોઈ વરનાર નહીં એટલે થઈ ગયા તમને વડનાર હોતો <laughs> જીવન નથી ગમતો કુસુમભાઈ જીવન ગમતા હતા કારણ કે અમને ખબર હતી કે આ વરના છે એ જ મારો હિતજી છે અને આજના જીવન આજના જીવનો આવી જાગૃતિ બહુ મન હોય જાગૃતિ મળે વિચેક્ષણતા નથી વિચેક્ષણતા વિચેક્ષણતા નથી પણ દાદા એમાં અંદર થી અવાજ તો આવે છે આખું ખોટું કરે ભલે એ વડે નહીં પણ અયોગ્ય છે એ તો એવું એક ક્ષણ પૂરતું તારી થઈ જાય સંયમ સંયમ یم اٹھے شوق تم کو یم کوم کھانا آپ ભાવના મારા આમ છે ત્યાં નિયમ નિયમ કહેવાય આપણી ભાવના હોય મારા આમ રૂપ છે તેમ રૂપ છે નિયમ રાખવો છે એ નહીં નિયમમાં નિયમમાં ગયા એક દાડામાં નાની પૂછે કહ્યું એક દાડા એક બધું વાંચવું નિયમ આવી શું કહ્યું જાય નહીં નિયમ અને સંયમ તો દોડા ગયા થાય કોઈને ગાળો તો હવે તમે એની અંદર કઈ જતું ના આવું એટલે તમે ઓપિનિયન જ ડિફરન્સ બીજો તો ઓપિનિયન એ સંયમ અને એક એક ઓપિનિયન તમારો એક ઓપિનિયન થયો પેલા કાલ વર્ષ ક્યાં સંયમ જોયેલો બનાવે સંયમ ગડબડ જ નહીં એટલે ખ્યાલ આવી જાય ઓપિનિયન ડિફરન્સ થાય પેલા માણસ જરા જાગૃત થાય છે બોલે ભેગા ગુસ્સો થાય ગમતો નથી છતાં હું કરું છું કે ગમતું નથી છતાં કરું એ એમમાં જાય સંયમ ના કરો સંયમ નહીં બોટ ના જાય અને કેના સીધા ગોસ્તે કરે છે ગુસ્સો ના કરતા જ નહીં મારું બંધ કરી મણકા આગળ પાછળ થાય પણ બહુ કરે આંખો કામ ના આપે કાન કામ ના આપે કાન કામ ના આપે આંખો કામ ના આપે બ્લડ પ્રેશર વધી જાય બ્લડ પ્રેશર વધે ઘટે વગર કોમ્પ્રેસર બ્લડ પ્રેશર વધી જાય કોમ્પ્રેસર લાવવું પડે બ્લડ પ્રેશર વધી જાય મુશ્કેલી એ દાદા એવું હતું પેલા એને આધાર આપ્યો હતો તે આધાર પાછો ખેંચી દીધો એટલે ગબડી પડ્યો એ પેલા એને આધાર આપ્યો હતો એમને કે આધાર એમને પાછો ખેંચી લીધો આપણી પાસે આવ્યા એટલે પછી એને બીજો આધાર હતો નહીં એટલે ગબડી પડ્યો ના ઈચ્છા હું બોલવાનું કરે બોલવાનું એટલું એક જ છે ને અમલમાં કેટલું અમલમાં કેટલું એ પ્રશ્ન ઉભો થયો એ ગમન તો બહુ કર્યો આ બધું જાણીએ છીએ આમ હોવું જોઈએ આમ ન હોવું જોઈએ આ બરોબર છે આ નથી પણ અમલમાં શું એ દ્રષ્ટિ અમને આપો કે અમને પણ એમ દેખાય કે હા ખુદ આવીને સાંભળે એ તો બરોબર છે એ જે આખો ખ્યાલ આવવો જોઈએ માનસિક રીતે એ તમે તે રીતે બોલ્યા ત્યારનું મને આ કરે કે એને દેખાય તો મને કેમ ન દેખાય બીજા ફળ બીજા બીજી ફળ ના કરીએ એના જે ફળ જોતું હતું અને આ ફળ તમામ શાસ્ત્રો માટે એક કલાક અને એક કલાક આ કરે તો આ વધી આખો નવો તપ કરે અને એક કલાક આ કરે વધી આનો ફર્ક આનો અમારે ફર્ક છે શું દાદા ભગવાન કલાક નું બધું બહુ બહુ મોટું અંદર ફેરફાર મારે ભયામાં બોલતી વખતે ખૂબ ખૂબ માલુમ પડે ખૂબ માલુમ પડે ખૂબ ખૂબ માલુમ પડે છે હા ખૂબ માલુમ પડે મોટી જાય એવું કરે કે આપણા લોકોને ભૂખ મટી ગયેલી તેને જલેબી જમાડો તો એને ગમે નહીં એટલે જલેબી આપો બાસુ જ આપે ઘણા લઈ ગયા મોટા મોટી અજાયબી છે આકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો એ મોટેથી બોલાવીએ છીએ તારે આવી અનુભૂતિ તો થાય છે પણ કેટલાક સંજોગો એવા હોય કોઈ ઠેકાણે ગયા હોય કોઈ એવા વ્યવહારના પ્રસંગ હોય તો એ એ આખા સમુદાયની અંદર બેસીને પોતે પોતાના મનથી આ પ્રમાણે બોલ્યા કરે તો એવું એવું ફળ મળ્યા કરે જે મોટેથી બોલે છે તેવું ગણગોળ નહીં કરી નાખવાનું پھر جائے موٹا موٹا گم بڑا تو ایک ابو نہ پڑے سمٹک شانتی سوال پوچھ کہ ایک تیسنگ گروہ تیار بیٹھا بھیا کرتے جائے એમના નામથી બોલ્યા કરીએ જે ફળ મળે એ આકારનો ઉભું ભૂત એ મોટી છે છતાં આપણા લોકોને ન ભાવે તે હજાર કારણ કે કારણ કે ગોળ ચિકન ને કરવાનું હોય તો એટલા આટલી ગ્લાસ શું ભાવ મેળ નહીં હા જમેલા છે એટલે હજારો વર્ષ પહેલા પણ કોઈ ઋષિ મુનિ અમુક પ્રકારે ઓમ બોલી ગયો હશે એના જે પ્રત્યાઘાતો આંદોલન અને કંપન જે ચાલુ રહે એ ક્યાંય પકડે ખરા કે એમ આ જે આખો ઉભો થાય નાદ નહીં આ નાદ નથી ભોગ એ જે છેલ્લી કક્ષાના મનુષ્યો એમને એક માણસ ના લઈએ એના કરતા બધા જેટલા છે બધા સમાવેશ કરીએ તો ઓમનો સમાવેશ થાય ફર્સ્ટ ભાગ ગેરેજમાં છે ને દાદા એક આભા ઉભી થાય માનસિક ઓમ કરીને જે લઈએ છ ચક્રો નું અંદર થઈ અને બ્રહ્મરંગ સુધરીમાં જતા એ માનસિક ભૂમિકામાં મસ્તી હોય જ્યાં માનસિક ભૂમિકા સદગોષ પામી મસ્તી આવે પણ મસ્તી એ ધ્યેય નહોતું મસ્તી એ ધ્યેય નહોતું ધ્યેય નહોતું એ ધ્યેય નતું લોકો મસ્તી એ ધ્યેય છે આત્મદર્શન હા એ ધ્યેય જેટલો વધારે પ્રચાર થાય તે માટે કોઈ ભાવિક ને અમુક પુસ્તક કોઈ પણ પુસ્તક છપાયું વહેતું હોય તો વહેતી છે કે ત્યાં ભાવ ઘટે કાયદો આવવો જોઈએ એટલે પ્રકાશક ને સર્વ આ વાક્ય ન હોવું ઘટે હવે આ પ્રકાશક ને સર્વ ના રાખે તો લોકો દુરુપયોગ કરે શું કહ્યું

એમાં જે નટુભાઈ કે છે એક વાક્ય અહીંથી લે છે એક અહીંથી લે છે એક અહીંથી લઈ લે લખો કેમ લખો કે એક અક્ષર છપાવે પણ એક અક્ષર પણ જવાબદારી બધા બધી આપવા દેવાય છે ને અધિકાર ના હોય હત્યા એક લાયકાત વાળો માણસ હોય તો પરવાનગી આપે પણ તે એને એકલા ને અપવાદ તરીકે લગી ના અપાય કારણ લોકો દુરુપયોગ કરે એટલે માનવ સ્વભાવ જ એવો છે દાદા કે પોતાને અનુકૂળ હોય એ લઈ લે પોતાને અનુકૂળ હોય ચાલે અંદર રાખે બીજા બીજા ન શકે અને આ એકાગ્રતા તો ઠીક છે પણ આ તમારે એનું કીર્તન ભક્તિ નું એકદમ ફળ મળે ચિંતુ કીર્તન ભક્તિ નું શું ફળ મળે હે શું ફળ મળે શું જાણવા વાળા ઉડાય સાફ કરી નાખે બધા અંદર થી ના જાળા અને સંસારી અત્યારે અત્યારે ના આવતી અરે દવા ખરાબ જઈ અને એક માણસ હતો હાથ જતો પેલા થતા કુલના એ બધા પાંચ પચાસ ભેગા થયા રહી જતો હતો લઈ જતો દવા ખરાબ ચડાવી જતો હતો બધા દાદા માણસ જે કઈ બોલાતો હવાનું ડોક્ટર કેમ થઈ જાય

Yes, bro. આપણે તો જલેકર બધું ખાતા કહે ને એટલે બધું બને ને બને બને બને સંયમ સુખ એટલે વૈભવ સુખ કહેવાય નહીં ચિંતા ઉપાધિ કશું વૈભવ સુખ પછી વાતચીત કરી છે કે આવો આવો આવો ને આત્માને અલગ આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાન દેહ ને આત્મા બે નો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન કે આ ભાગ દે અને આ ભાગ આત્મા એવું ભેદ વિજ્ઞાન જે કાર્ય આપે તે બે જુદું અનુભવ કરવા કરાવે જેમાં કાંકરા અને આ ગૌ ગૌ કાંકરા બે જુદા પાડવા પડે ને એ દેહ ને આત્મા બે જુદા પાડવાના દેહ કયો ભાગ અને આત્મા કયો ભાગ એ જાણનાર જોઈએ ને ધ્યાન કરવાની જરૂર ખરી આત્મધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન કરવા સમય કાઢીને બેસવાની ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન ધ્યાન નો કરનાર કોણ અને ધ્યેય શું છે બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય શું જાતા ને તે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન આપણે ધ્યેય આત્મદર્શન લેવું ને ધ્યેય આત્મદર્શન ધ્યેય આત્મદર્શન લેવું આમાં ધ્યેય છે તો આત્મદર્શન લેવું હા આત્મા પ્રાપ્તિ કરવાનો ધ્યેય આત્મ સમાધિ કરવાનો ધ્યેય આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ધ્યેય એ ધ્યેય અને પોતે ધ્યાતા બે નક્કી થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય આત્માનો ધ્યેય નક્કી કરવા માટે આત્માનું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે આત્માનું જ્ઞાન જાણ્યા છે ધ્યેય તરીકે મુકાય તો મુંબઈ જવું છે ધ્યેય ખરો પણ મુંબઈ જાણવું છે આજુબાજુનું છે એ જોવું જોઈએ બધું જાણવું પડે ત્યાર પછી મુંબઈ જવાનું શું એવું આત્મા શું છે બધું જાણવું પડે એ જાણી જાય તો જ્ઞાન ની જરૂર જ ક્યાં જાણી જાય પછી જ્ઞાન ની જરૂર નથી જ્ઞાન જ્ઞાન નહીં કોઈ આત્મા નું કાર્ય જોયેલું ખરું ચેતન નું કાર્ય જોયેલું કાર્ય આત્મા આત્માને આત્માનો સ્વરૂપ આનંદ જેથી અલગ ઇન્દ્રિય થી અતિત તે સ્વરૂપ આનંદ એટલું સાધારણ છે માં આવે શું કે છે દેહ થી અલગ દેહ થી અલગ આત્મા નો આનંદ એવું એટલું સાધારણ રીતે ખ્યાલમાં આવે અનુભવમાં આવે દેહ થી અલગ અલગ શરીર થી અલગ આત્મા નો આનંદ એવો કઈ સાધારણ અનુભવ માં આવે ના આત્મા કજું કરે છે આમાં દેહ માં રહીને એવું તમને શું લાગે શાસ્ત્રો વાંચે છે શાસ્ત્રો વાંચે છે અભય છે શાસ્ત્રો કે શાસ્ત્રો નો કયા લખ્યા પ્રમાણે આધાર પાડે છે એ પ્રમાણે શાસ્ત્રો વાંચે સાંભળે એ પ્રમાણે શક્તિ પ્રમાણે અમલમાં મૂકે શાસ્ત્રો વાંચે સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને અમલમાં મૂકે ત્યારે ત્યારે લોકો આત્મા કે છે ને એવું આત્મામાં આવું કોઈ ગુણ નથી તેથી આત્માનો ભેદ જડતો નથી આત્માનો ભેદ ભોગ કરો ભોગ એકાદ કોઈ હોય જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ તો ભેદ પાડીએ પછી આત્માનો ભેદ કોઈને જાણે નહીં અરે આત્માનો દેહ ને આત્મા બે કઈ જુદા પાડવાના જે પેલા પાણી લાવ્યો હતો જુદો થઈ જાય પાણી એક થયો હોય તે જુદો થઈ દેહ ને આત્મા જુદા પાડવા મુક્ત પુરુષ વગેરે તે જુદા થયેલા હોય તો પણ દાદા એ શું થાય છે આત્મા એક મોટો શબ્દ જ રહી જાય છે આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહે છે એનો કઈ કશો પરિચય નથી મળતો લખ્યું ને ચાર વેદ ચાર વેદ ભણી રહે એટલે વેદ ઇઝ નોટ આત્મા આત્મા હોય નહીં કે આત્મા પુસ્તક હોય નહીં ધીસ ઇઝ નોટ ધેટ કે જ્ઞાની ચાર વેદ ના ઉપરી છે ના ભાઉભાઈ એમ કે છે કે કલ્પિત આત્મા ની વાત થાય પણ એ કલ્પના આવવી જોઈએ ને કલ્પના નો પ્રતિષ્ઠિત કહીએ છીએ આપડે મૂળ આત્મા નથી પ્રતિષ્ઠિત કહેતા આ બધું ક્રિયા કરે છે પ્રતિષ્ઠિત આત્મા કરે મૂળ આત્મા જાણે તો છુટકારો એટલે શું થયું દાદા એમાં પ્રતિતિ નહીં આવી એમાં પ્રતિતિ નહીં બેઠી પ્રતિતિ બે નહીં અને શંકા જાય નહીં આત્મા આવો છે તેવો છે શંકા જાય નહીં કોઈને કહીએ નહીં હિન્દુસ્તાનમાં એક માણસ એવો નથી જેને આત્મા આવો છે તેવો છે શંકા ગઈ ગઈ ભાઈ એની વસ્તુ નથી આ તો બહુ ગરમ નાની પુરુષ હોય ત્યારે કઈ ના હજારો માણસો ની શંકા જાય મૂકી જાય મૂળ આત્માને જાણવાનો ઉપાય મૂળ આત્માને જાણવાનો મૂળ આત્માને જાણવાનો કઈ ઉપાય મૂળ મૂળ આત્માને જાણવાનો કોઈ ઉપાય એક નાની પુરુષ ને કહેવાનું કે આપણે સાહેબ મારું કઈ મારે કઈ આત્મા બે બે જુદા પાડી આવું એ બારી ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટર ને કહે સાહેબ અહીં આ દરદ થયું છે તો આ ભાગ વધ્યો છે એ ગંદી કાપી લો તો ઓપરેશન કરી નાખે એ જુદું કરી આપે એ બધા જ્ઞાની પૂરી બધું જુદું કરી આત્મા બે બે જુદા જ કરી આપે પછી એકાકાર ના થાય એકાકાર પછી થાય નહીં અને ત્રણ સુધી જુદા પડે નહીં જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહીં કારણ કે જુદા પડે જ્ઞાન એટલું કામ નથી કરતું જ્ઞાનાકૃતિ પાપો પ્રસ્તુભૂત કરવા પડે અને ભગવાન ની કૃપા ઉતારી બધા ટાઈમ સાથે થાય ત્યારે કામ થાય જ્ઞાન એકલાથી કામ થતું હોય તો આપણો લોકો બોલે આપણે જો બોલીએ છે ને એવું બોલે કામ થઈ જાય ના એના આપડે જેવું બોલીએ જેવું પેલો બોલવા મળ્યો પછી મળ્યા નહીં તો તો દાદા પછી આપ આપ જે જ્ઞાન જ્ઞાન ના વખતે જે બોલો છો આપ જે જ્ઞાન ના શબ્દો બોલો છો એ કોઈ ટેપ રેકોર્ડિંગ કરીને પછી એ બોલ્યા કરે એટલે એનું ભલે નહીં એટલે આપણે ટેપ રેકોર્ડ કરવા દેતા નથી જવાબદારી નથી જ્ઞાનાજ્ઞી ભગવાન ગુફાના જ્ઞાનાજ્ઞા કારણ કે શ્રીમદ રાત્રે કહ્યું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું છે ત્યાં ત્યાં તે તે આશરે આત્મા અહીંયા આગળ કોઈ હાથ કરે નહીં અહીંયા હાથ કરવો બહુ જોખમ છે આત્મા પ્રાપ્ત કરવો શબ્દ થઈ ગઈ એની પાસે જ્ઞાનાગ્ઞ થી પાપો વસ્તુભૂત થાય શું થાય છે બીજું શું થાય છે આત્મા બે જુદા પડી જાય બીજું શું થાય છે કે ભગવાનની કૃપા ઉતરે છે એટલે નિરંતર જાગૃતિ ઉભી થઈ જાય અને પ્રજ્ઞા શરૂઆત થઈ જાય તમારે જયારે ઈચ્છા હોય ત્યારે કેવું અહીં આગળ આ બેન ને કેજો આ બધા થઈ ગયેલું છે એટલે બધાને ચાલે લોકોને ભગવાન એનર્જી હોય છે એ એનર્જી આપણે એવું છે ને એ એનર્જી હોય એમનો પુલ જાગે એનર્જી હોય તો પુલ જાગે ને એમનું અમારું ના અમારું પુલ જાગે ક્યારે એ એલર્જી હોય તો એ એનર્જી હોય ભગવાન શબ્દ એમનો પ્રશ્ન છે કે આ જે ભગવાન શબ્દ બધા જે બે ચાર બધા બહાર બધા ભગવાન કેવડાવે છે કેવાય છે એ ભગવાન શબ્દ કેમ લગાડે છે ભગવાન તો મહાવીર થઈ ગયા કૃષ્ણ થઈ ગયા તો એ પૂછ્યું છે અમને ના પણ અહીં ભગવાન નથી આ આ દાદા ભગવાન આ દાદા ભગવાન આ તો જ્ઞાની પુરુષ છે અહીં નથી અહીં તો હું તો આ બધા આખા બધા આખા જગત નો હું શિષ્ય છું શું છું અને જ્ઞાની પુરુષ છું મય પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે હું આમ કરી નમસ્કાર કરું મય પ્રગટ થયા છે ચૌદ લોક નો નાથ છે એ જ દાદા ભગવાન એટલે અહીં પૂછે તો ખબર પડે ના પૂછે તો હજી બિચારા ગુસાય જ કરે તો આજે વાંચે એટલે પૂછે અમને પૂછે કે આ ભગવાન કોણ છે એટલે અમને પૂછે એટલે અમે તો ભાઈ અમને બહુ માલુમ નથી પણ હવે આપડે તો આ રૂબરૂ જઈએ તો આપડે મેં કીધું કોઈ વખત ખુલાસો કરી લઈશું એમ કોઈ એમને પૂછે કે આ ભગવાન કેમ કે છે એટલે કે મને તો કેવો ખુલાસો ભગવાન શું છે કોઈ જાણતું નથી કલ્પના ના ઉભા કરેલા તેવા અહીંથી દેખાતા નથી એટલે શંકા કરે શંકા પણ ભગવાન શબ્દ નો ખુલાસો સાંભળ્યા પછી એને કોઈ વિકલ્પ રહેતો નથી પણ બહાર જે છે તેને બીજા માણસો ભરતા કરતા પૂછે એટલે એ કે હા એ કઈ ખુલાસો કરી શકે નહીં એટલે એ વસ્તુનો જરા કોઈ અવાજ તો પૂછવા માટે આવ્યા હોય ને એને જો બરોબર જો ખુલાસો થઈ જાય તો બહારના માણસોને બહુ મોટો ઉપકાર થશે ઉપકાર કારણ કે એ લોકો પેલા રજનીશ ભગવાન જોડે જોડી દે છે રજનીશ ભગવાન જોડે આપણે જોડી જાય એટલે કે મારે ખાસ પૂછવું રજનીશ સાહેબ ભગવાન હિંમત જેવાય લખતા